પછી વિચાર્યું કે માટી રાખીએ કે જરા ધીમે જ રાખીએ ચમત્કાર મળ્યા થોડા ચમત્કાર કોઈ ક્ષેત્ર હતા પણ કોઈએ રોક્યા નહીં પંચોતેર ગાડી ચાલે ના અનેક જગ્યાએ ગાડી પકડ્યા જેવું લાગ્યું કે ગાડી બગડી આવે હવે પછી શું મને પાછું જવું પડશે પોલીસ આવ્યો કે તમારે શું અડચણ છે કે ત્યાં ગરમી લીધે થાય ચલાવો કે કઈ સુધી આવ્યા કશું બગડેલું નહીં પોલીસ આવી ઉભો રહો ગાડી કેમ મૂકી છે બગડશે કરશે કોઈ ટાઈમ કયો આઈડિયા છે આ તો ધર્મની રીતે આ પાણી ખરાબ થઈ ગયા કશું બન્યું નથી આમ તો પહેલાં ખેતી સુધી આવી ગયા એટલે આનું કહું પચીસ પાસેથી કંઈક ચેકિંગ કરાવવું પડશે તમે ઉભા ના પાંચ દસ ભાવ જતો આખું બધું એની ઘેર કરોડ કરતો મિલકત થઈ ગયા હિરાભાઈ પણ તમે પીડી ગયા હતા એ લોકો હા હા હવે એનો હતો બધો છે શું છે દાદા દાદા વાત બધો પ્રસાદ થયો કલ્યાણ થઈ છે ત્યારે લોકો જતી ગયા થઈ ગયો થઈ તો નથી એટલો મળે છે કે એટલે હમણાં જેની કદર કરવી પહેલું જે અગાઉ કરે છે એટલે પછી મેં એને માં આવવા ના પાડી હિન્દુસ્તાનમાં આવી ઘણા લોકો કઈ બહુ બેકદ નથી થયા ઘણા લોકો એમ તો ક્યાં થાય કે આટલું બધું વિશેષ કેમ તો વિશેષ છે તમે ગાળો નથી તૈયાર થઈ ગયું લાવ તો બીજું કર્યું તમારી ચોપડી શું ખરું છે ખોટું છે પણ મને જવાબ જ મળતા તમારી ચોપડી વાંચી પછી મને ઘણા જવાબ મળ્યા પછી અહીં બેસીને તમારો સત્સંગ થાય તો મને વધારે સમજ પડે છે ક્લિયર કરી સ્વતંત્ર રહે કોઈ આપણને દખલ ના કરે બુદ્ધિ આપણી દખલ ના કરે બુદ્ધિ બુદ્ધિ કે બેસ થઈ બહુ તો આવ્યા બહુ તો આવતા એટલે ચલાવી હવે નહીં ચલાવી દેવા અમદાવાદ ના જવું એના ફાધર ડોક્ટર છે તો આ રોજ બસ કરે જોયા હતા દાદા લાકડી લઈને આવ્યા હતા પહેલા ગયા પ્રકૃતિ પછી અહીં આગળ પછી અહીં પછી આ કાગળ વાળા જોડે સતી ક્રાંતિ સતી સતી સતી ક્રાંતિ શશિકાંત શશિકાંત શશિકાંત છે દાદા શશિકાંત બરાબર કાલ બે આખો આવી વાગે અમને ખબર ડાક્ટર ને ત્યાં કરશો અને ડાક્ટર ને ત્યાં ફોન કરતો બાર વાગે સિરીઝભાઈ ત્યાં ફોન કર્યો તો કઈ નહીં કોઈ મળી કોઈ હતું જ નહીં ઘેર તો કયું ખબર નહીં દાદા તું આવ્યા નહીં હોય પછી કઈ ખબર નહીં શું થયું અહીંયા પણ ખબર નહીં ડોક્ટર તો દવાખાને ગયા પેલા ઘટ આવેલો બરાબર અને પછી એરપોર્ટ પછી અહીંયા આવ્યા હતા એથી નતો એટલે પણ ગેસ પણ ન મળે તું ખરાબ નીકળે નાખી દે પણ ડોલર નું બદલાય ખરાબ નીકળે તો કે નાખી દેવાય કેટલા મગજ લાયા એમને ખ્યાલ નથી દાદા એટલે કરવું નથી તમે કઈ અસર જેવું પેલા ના થયું હતું એવું થયું હતું કઈ ઇલેક્ટ્રિક અસર જેવું થાય કરંટ કરંટ વહેતો હોય તો થાય ત્યાં મોટા મોટા કરંટ હોય ભગવાન ભગવાન કરે આયરન તો એવું નથી અંગ્રેજીમાં કેવું આવરણ છે આવરણ તમે કહ્યું ને દાદા આવરણ તોડે તેને ગુજરાતી ખબર નહીં ને એટલે એને કેવું કે I, instead of using my body, my નથી ખબર દાદા તારું નામ તું કોણ છે ખબર નહીં કેવી જાય બીજું કઈ નવું જાણવા નથી આવતા એ કહ્યું છે કે મારે જાણવું છે હા જણાવીએ તારે જણાવીએ તારે સમજો ને તમે શોધ ચાલો બાબતમાં તો એ ગમે નહીં એમ કે છે બીજું કઈ નથી જરૂરિયાત તો બધું લોકો ના છે પૈસા પૈસાનો સદુપયોગ કરો એમ કહેવાય હા બરાબર પણ અત્યારે આપણી પાસે એવું કે એ કહેવાય એ કહેવાય થઈ શકે રિપેર ના થતું હોય તો બીજી કઈ દવા કરીએ તો રિપેર કરવું પડે હા ઓટોમેટિક જ થઈ ગઈ હા ઓટોમેટિક દવા ઓટોમેટિક જ ના ના રિપેર મારો સરવટ વાંચો હું કરી આપું હા તમે જ તમારે રિપેર કરશે એવું થાય અમારાથી એવું થાય બજાર બધા બગડે અમારાથી થાય જ નહીં દાદા હા અમારાથી થાય જ નહીં ના એટલે અમે રિપેર કરી આપીએ એટલે લાગે કારણ કે અમે ડોક્ટર કહ્યું ડોક્ટર ના હોય હું તો પેર કરી આપી આ પૈસા નહીં બગાડે ભૂલવાની ગમે છે પૈસા સારા કામને વાપરે નહીં નથી અને આવત કરનારી પણ આવત શા નથી વાપર્યું તમને મળવા માટે તમને મળવા માટે તારા કામ રાખી દઉં પેલા કામ ના રાખું દાદા એને એક જ શીખામણ આપેલી કે નો થતો ખવડાવીને રાજી થજો હંમેશા એમને એમણે જે શિખામણ આપી હતી હિંસો ન થતો ને બધાને બધા ખવડાવવા માં રહેશે એમ કે ખવડાવીને રાજીતા છે બધાનું ભલું કરીને રાજીતા છે એમ એવું અમે શિખામણ આપી છે એમ એક પ્રોબ્લેમ મોટામાં મોટો છે અક્કલ નો અફકોર્સ નો ડકો થાય છે બુદ્ધિ નો બુદ્ધિ નો ડકો થાય છે હા તે બધી વાતચીતો થાય છે દાદા બાબતમાં તો પૂરું નથી જરા ભારે પડે છે દાદા એના લીધે ડકો થઈ જાય છે ભલે ની આવરણ ના લીધે દાદા છોકરાઓ માટે હવે તો રિપેર અમે કરીએ પૈસા નહીં લગાવું સાત રૂપિયા પૈસા નહીં લગાવે સાત રૂપિયા હા અમારો બી છે તેમને ઠેકાણો કરો એમ કે એને કરવો પડે આર્ગ્યુમેન્ટ કરે આ છોકરાઓ છે આર્ગ્યુમેન્ટ બહુ કરે એમ કે એટલા માટે કરે હું હું મોટા મોટા લેખકો હોય ને મોટા મોટા એ હોય એના જેવો થઈ ગયો છે માણસ બધા હું વિશ્વાસ મારે વાત થતી એટલે બધા બધા વિશ્વાસ છે તમારે બધા જીવન જીવન તાકી લાગે છે ત્યાં લોકો જીવન જીવતા નથી બરોબર જીવન તો આપણે વિશ્વાસ છે માણસ મારે તો અમે આપણે સ્વતંત્ર કયા પૈસા થઈ શકો આપણે શું કર્યું આપણે સ્વતંત્ર આપણે ત્યાં રિયાજ છે કે સ્વતંત્રતા ઇફેક્ટ આ વિવાદને સ્વતંત્રતા આપતી એ સ્વતંત્રતા સત્યાનાશ વાળે છે નફરતા દિવાળને સ્વતંત્રતા આપી સ્વતંત્રતા સત્યાનાશ વાળે સ્વતંત્રતા ગુના હતા આ લોકો બનો તો હા કંટ્રોલ સમજો સ્વતંત્રતા સત્યા ના દાદાજી તો આ સ્વતંત્રતા આપી છે તો હવે ડિસિપ્લિન કેવી રીતે થાય ડિસિપ્લિન કરવું છે તો હવે એ તો એવું થયું કે અંધાઈ આખરી હોય અને પછી ચાયો ગોળો હોય અને પછી ખીરો બાજેલો હોય પછી રાતે છોડીએ એને છોડીએ પછી આપણે આ કરીએ આવે ના આવે તૂટી ગયો શું રીતે ઊંઘાવી એટલે કસા આવે પછી તમે કેવી રીતે પકડો આ તો પતંગ દોરી છૂટી ગઈ દોરી હોય તો પતંગ ગુલાબ સાહેબ ભરતી પણ આ દોરી બાદ નથી બધા બીજો ઉપાય કરવા ઉપાય તો હોય બીજા ઉપાય શું કરવા એમ પૂછે છે હવે શું ઉપાય કરવા એમ પૂછે છે એનો ઉપાય આજે આજ ફરે ને આજ ઉપાય ફરે તો બધી ઇન્વેન્શન થાય પછી આ ઉપાય આ તો નવી નવી વસ્તુ છે પેલી જૂની હતી ઇન્વેન્શન તે સુધી ગઈ અનુભવ ની હતી આ ઉપાય ખરી ઉપાય કહે તો જરી આવે છે ઉપાય એનો એવી આશા રાખીએ આપણે જીવનમાં વાત બરાબર પણ ને ઝઘડી પડે એ સીધા કરવામાં છોકરાને સ્વતંત્રતા આપી રહ્યા તેના લીધે કે બાપ ને માને ઝઘડા થાય છે ના ના એવું એમ કે છે કે મા બાપ છે તો એમાં એક એક મા બાપ છે તો છોકરાને સ્વતંત્રતા આપવાના પક્ષમાં હોય અને બીજો છે તો સ્વતંત્રતા ના આપવાના પક્ષમાં હોય એટલે એને છોકરાને એકતા મા બાપ સંસ્થામાં ઝઘડી પડે ઉપાય કેવો દાદા ઉપાય દેખાડો મારી પાસે છોકરા બધા આવે છે ને હિન્દુસ્તાનમાં એટલા ભાઈ છોકરી ને છોકરીઓ છોકરીઓ ક્યાં જશે તરત છોકરાઓ માટે આ લોકો માટે શું સ્ત્રીઓ માટે છોકરીઓ માટે શું દાદા છોકરીઓ છોકરીઓ ધનતેર વધતા આવનારી છે એ મજબૂત અમુક ના પાડી શકે અમુક લોકો જે જે જે સ્ત્રીઓનો મોહ બધા હોય સ્ત્રીઓને તે માટે બધા મોહ ઓછો હોય એટલે અમે પછી અંદર આપીએ તેવા ભરતી જાય જેમ તમારામાં દુખાયેલો છે ને એવું તો તમારી ગૌરવનું છે ને ગયું છોકરો તે ડાયલ છે અને બીજું આનાથી આપણા આનાથી આવે છે તે કે ફરી ડાયલ થાય છે પણ થાય છે સારી થાય છે બરોબર છે દાદા તમે એ એ એ રે એ દાદાની હાજરી હોય તો એ રે એમ આ બની શકતો તમારે આ બની શકતો તમારે શું કારણ કે એ પાસે તમારો સમય છે ને તમારી પછી બાબા ને કોણ આવ્યું મેં મોટો મને હજુ બહાર પછી કરે છે દુનિયા છે સમજાવો અહીંયા અહીંયા કઈ થયું ને અહીંયા તો આ બધું ફ્રી રિલેશન થાય એમ કે છે કે આ દસ દસ વર્ષ પછી કરે છે એમ તો કે છે જુદી લાઈફ જુદી છે એટલે સેક્સ તો ફ્રી હોય છે અહીંયા હા ઠીક છે. બીજું જાણો છો, આ તો ગમત એટલે જાય તો ગમત કરું છું. ના ના મને ખબર હું જાઉં ને આ ટેટો ચાલીસ દિવસે ત્યાં બધું બેટા આપતો ટેટો એમને થઈ જતો છે. હા. હવે તમે એને કેવી રીતે કહો? તમે આ તો ગમત કરી દો સાથ મળી રહેતો હતો. You know your whole life. What is learned up to now. You can't hide anything from him. all the mistakes that you've done or all the good things you've done, he can see it. If he's not a judge, he does not discriminate you as good or bad. એનો ઉકેલ શું છે? છોકરી છોકરા જે કંઈ હોય આવે કે છે વિજય સ્વપ્નમાં આવે છે એની ટાઈમ હું બધા સિક્યોરિટી મળી એની પાસે ભૂલ હોય ગયા તો એની પાસે નાની હોય મૂળ કુટુંબ બધું દાદા એવું સપના હોય કે જેવી દિવસ બીજી કેટલા બધા જોયો સપના આવ્યા નથી આવ્યા તો ચોપડી વાંચી ને ત્યારે ચોપડી વાંચ્યા પછી આવ્યા હતા ચોપડી વાંચ્યા પછી આવ્યા હતા મહિલા પછી મેં પછી નથી આવ્યા કેટલા બાકી રહ્યા બે વાર બાકી રહ્યા બે વાર બાકી રહ્યા આટલું થઈ ગઈ તને બિહારમાં આ મેળ ને સદી ના થાય <laughs> हम लोग जो सब्जी था ये बहुत આમ વાળી ને સબ્જી તમે છે ના થાય આમ વાળી સુધી રૂપિયા તમે સારી નથી કરતો રાખો રડી સિવાય તકલીફ થઈ છે એન્કલ જોઈન્ટ મોત આવી ગઈ છે મોત આવી ગઈ બે કદે એક કદે પછી ઉપાય કરે નથી કરવું દુખા છે આવું થાય ફાધર લોકો ના માને તો આ જગ્યાએ થાય ફાધર ના માને તો આવું થાય એવું રિવાજ હોય બધા. He's saying that you're not listening to your parents. Yeah, you heard your wife. Father કીધું ના મારે પછી કીધું તો એવું મારે Scientific. Where you get hurt, it's scientific, it's, it's, uh, it's symbolic to what uh, you've done in terms of the statement. What you're saying. How? It's, uh, એમ કે સાધન નું ના સાંભળે તો એ થાય મધર નું ના સાંભળે તો એ થાય માનું ના ચાલુ બધું જોઈને હું સાથે દુખતા હોય તો આપણે નહીં દુખાય હા હા that's the way it works. That's our movement. Yeah. That's what તમે કે હું તો એ કહે છે કે અત્યાર પછી દુઃખ ના આપવું હોય કે મારા કંટ્રોલમાં કાં છે ઉદયના લીધે બધું આવે છે ને ઉદય શું છે કર્મ કર્મ કઈ છે કર્મ કર્મ કર્મ ક્યાં છે No, you say you, you told me about because last birth, hmm. I am doing this thing to this birth. Hmm. No, that is the karma. Right. Mm. Now he is the owner of this karma. He has done this karma. Do you know about it? He is asking. No, not that, that I need the mind and the soul thing. Just, just answer the question like you don't try to interpret what I put before. Answer what you Well, then the karma would be, I mean, the soul governs karma or vice versa. એ કહે છે કે હમ? Well, the soul's supposed to be transient, so that's what karma would So, transfer into, I suppose. એ કે જે આત્માની જોડે જે આવે છે કર્મ એને એ અને એને બધાને તો ખબર નથી કે છે પણ એ કર્મ કોના તારા પોતાના ને આવે છે એનું એક્શન કોણ જ કરેલું છે coming to you you yourself has Action and reaction. Right. But that still doesn't answer question that I asked before was that how can I, if he's saying that I... No, એ કહે છે કે આ મેં જે સવાલ પૂછ્યો એનો આ જવાબ નથી કે મેં જે પાછલા ભૂમાં કર્મ કર્યા ને એના આધારે મારે અત્યારે બધું જે થતું હોય છે ભોગવવાનું તો કે હવે અત્યારે હું મારા છતાં કોઈને દુઃખ દેવાનું જે કર્મથી કેવી રીતે બદલી શકું એમ પાછું છે પાટલા જમના કરના ત્યારે તને દુઃખ મળે કોઈક માણસ નું ખાતે કોઈક માણસ નું ખાતે તને uh, હું કોઈને દુઃખ એ તો હું તો લઈને જ આવેલો છું ને મારા પાછલા ભાવ તો કે અત્યારે હું કેમ ને બદલી શકું એ બરોબર છે બધા કોક કોક લઈને આવેલો હોય તે બદલી શકશે Now he is telling you, he yourself. Suppose someone is giving you uh, this sadness or happiness, can you change that? So you have to accept that also if you, you say that this should be the uh, norm. okay, all right, if I accept Uh, that, but then mm. he's saying that these, these are direct results of past, my past life, that I've done something either now or then to, to affect, you know, my leg or whatever. But how how can I from now on, if I want to stop this, how can I do that? You change. But how? Because I mean, you say that the, the karma is governing this life too. No, no, no, no, no. You Samir, uh, he don't he doesn't say that you should start in your attitude. your behavior, but he should be saved. ये खरी कहते हैं कि ये जो कोने बेहतर लेने आए थे हाँ तो एक तो आपने चलो दूध कोने आता है तो मैं क्यों करी थी हाँ तो एक जवाब हमारे प्रस्ताव करवाना क्या क्या आउना थोड़ी जी आप भूल चली છે જો સમજ તું દાદાજી ગુજરાતીમાં બોલે છે એ જેટલું તું ફોલો કરી શકતો ને તો એ ફોલો અને જે ન સમજાય ને ધન્યવાદ What what you thinking? I don't know. No, no, whatever you you, you can't understand. You just ask. You know, so that so that આ દાદાની વાત એની સાથે વધારે જ થશે અને આપણે બધા ચાપ છે મેં તો એને ગાળ ભાડી દીધી અને ગાળ ભરીને એને અપમાન કર્યું એને તો પછી મારે એને દુઃખ થાય તે બદલ મારે માફી માગી કે મારે ભૂલથી આવું થયું આવું નહીં કરવું ખરી But it, I mean, the action's been done already. Now, he is not telling that you should stop that action, but he says that you should repent for that. That's all. Which you so realize you not confess our mistake. So you can do anything bad as long as you repent. એટલે કે તમે ગમે તે ખરાબ કરી શકો તમે ગમે તે કોઈને દુઃખ થાય એવું ખરાબ બધું કરી શકો પછી એનું પશ્ચાતાપ કરી લેવાનું એમ સુધારવા માટે લાઈફો છે સુધારતા ની ભૂલ આધારો થઈ આપણને ખબર પડી ભૂલ થઈ ગઈ એટલે સુધારી નફો થઈ આવે ભૂલ ના થાય that on every little you know little thing that you made a mistake you know, even even if you wholeheartedly, you know, feel that, you know, okay, I want to do it, but it's, it's wrong. But if I mm-hmm. repent, then it'll be okay. No, no, no, no, no. He doesn't say that. He doesn't say that. No, he doesn't say that. Something he says. રસ્તો ભૂલા પડ્યા એ આપણે જ્ઞાન બરોબર કાપ્યું આપણી પહેલાની ભૂલ છે તે ભૂલા પડ્યા આ ફરી સુધારવું તો પડે ને પહેલાની ભૂલો અત્યારે આપણે સુધારી રાખી ફરી આગળ ચાલવું રહે Ah. હવે આ ખરો છે રસ્તો કે આ ખોટો રસ્તો છે એ કોણ આપણને કહે એ ખબર પડે ખોટો રસ્તો હોય તો આપણને લોક છે પૂછ્યા કે અમારા સ્ટેશન જવાનો રસ્તો છે તો એ લોકો ના ઊંધો રસ્તો છે તમે આમ જાઓ ખબર ને એટલે લોકો કયા તે આપણને Yeah, but how did એ તો કે એ એ જે ખરું લાગે એ કે ક્યાં સાચું છે સાચું આપણે કેવી રીતના માનવું ખરું તો હોય જ ને કે બધું ખોટું હોય શકે અને તને તો પોતાને ખરું લાગે ને પોતાને સમજાય તત મેં આત્મા છે ને તરત જ ખબર આ ખરું ન ખોટું કર્મોમીટર છે આત્મા Okay, so you're saying that you development side. Yeah, it should come within. Okay, but then you know, if I feel one thing and somebody else feels another, we're going to have a, conflicting, you know, conflicting value choice there. Who's right? Who used to say who's right and who's wrong? હવે કે કે બે જણા હોય ઘરમાં હવે એક જણ કે કે આ સાચું છે અને પેલાને એમ લાગે કે મારું સાચું છે હવે આ કોન્ફ્લિક્ટમાં કોણ કે કે કોનું સાચું છે હા પણ જો શાંતિ તૈયાર બેસે તો ખબર પડે કે સત્ય ક્યાં છે આત્મા બી થર્મોમીટર છે અંદર અંદર જોવા જઈએ તો થર્મોમીટર માલુમ પડે છે then what if both parties are equally stubborn? Like, okay, for example, that's, that's the mind that we just do stubborn. The I do, there's something else inside. આ તાવ તાવ તાવ ઉતરી ગયો તાવ ચડ્યો છે તાવ વધારે ચડે છે એવું કોણ કહે છે આપણને આપણને સુતા સુતા ખબર પડે છે કે તાવ વધ્યો તાવ વધો થયો એવું કોણ કે છે નહીં આત્મા થર્મોમીટર છે બધી જ જતી ખબર આપણે તો પરીક્ષામાં ભૂલ કરતો હોય ને તે ઘણી સાફ કરવી પડે ભૂલ થઈ રહી You usually remember after you made a mistake. આ કે છે ભૂલ થયા પછી યાદ આવે કે છે પછી પણ એને આ બીજું કોઈ વચ્ચે આવે ને છતાંય ખબર પડે છે ને આફ્ટરવર્ડ ઓલસો આવરણ થતું નહીં ખબર પડે this also power Yeah, but it doesn't help much if the test was two hours. પણ પછી યાદ આવે તો શું ફાયદો હા પણ પછી આપણે પસ્તાવો કરી દેવાનો હમ. that is more ફરી નહીં કરવું ફરી નહીં કરવું that is the best use of it That way, next slide. સાચા દિલથી પસ્તાવો કરી દેવાનો હા Yeah, yeah, yeah, okay, okay. You have to read last not because of these courses. That's just, okay, if, like getting back to this right and wrong thing, if, I mean, let's say one, like, okay, parents generally feel that if children do something that they don't approve of, it's wrong. And who's to mm-hmm. say that what the parents have said are right? <laughs> I mean, not to be disrespectful, but I... Well, okay, not to be disrespectful, but um, mom and dad, are, they, they know things to, you know, a certain extent. They, they immigrated here. They don't know everything that's happening here, you know? And when I do something that they don't know about or they don't, you know, approve of or they don't see the value of or something like that, and I do, it's naturally wrong to them because they don't condone it. You know, but who's to say it is wrong? I mean, who, why? What gives them the right to say it's wrong? When I was a child, the right was to say with my parents. But I mean, now that I'm getting older and I have my own life too, it's like, you know, come on. એ કે છે કે હું કઈ કરું એ અને સાયકોલોજી ઇફેક્ટ થયા કરે પછી એટલે એને સાત ટકા તમારે વ્યાજથી આપવું પડશે સેવન પર્સન્ટ અને દસ સાલ five thousand rupees five thousand dollar સરસરી બરોબર છે વીસ વીસ વર્ષમાં બધા પૈસા પૂરા કરી સેવન પર્સન્ટ ઇન્ટરેસ્ટ આપી અને બે વર્ષ ભણવાનું છે ત્યાં સુધી ફાઇલ થઈ બધી દસ લાખ પગાર બરોબર છે કરેક્ટ છે એગ્રીમેન્ટ બરોબર બરાબર છે ઘર વાળા છે એટલે હાથ ટકા બરાબર વ્યવહાર ચોખ્ખો હોવો જોઈએ આપવાના કે સેવન પર્સન્ટ આપવાનું કે ધ્યાન કરશો ને હા ઇઝ ઇટ કરેક્ટ એ નથી માનતો એમાં એ ના પાડે છે ના પાડે છે ના દે છે તારા ઠાકર ના કહી નથી કરવું ના છે આપી દેવાનું હવે ધંધામાં અમે બે વર્ષ જ્યાંથી ભણે છે ત્યાં સુધી બે વર્ષે પાંચ હજાર રૂપિયા કામ કર્યા બદલ દસ પાંચ હજાર પાઉન્ડ એને આપવાનું અરે બરાબર બે સાલ દસ હજાર આપી દેવાના અને ધંધાનું એગ્રીમેન્ટ આથી કરે તો બે વર્ષ પછી આ માટેનો ધંધો તને છાપવામાં આવે છે અને આટલી કિંમતથી આટલા ડોલર છાપવામાં આવે છે અને તેનું દર સાલે આટલા તારે ભરવા આવે અને ઇન્ટરેસ્ટ ફિફ્ટીન પર્સન્ટ બહાર ચાલે છે ત્યારે તમને સાત ટકા એ એક્સેપ્ટ કે છે કે આ બાબો કે છે કે એટલા બધા ના અપાય કે એને છે ને થોડી સમજણ ફેર થયેલી પણ પછી એને ક્લિયર થઈ ગયું એને એને વાત છે એવું એને નતું સમજ્યું એને કે આ ફાધર છોકરાના રિલેશનમાં આ બધું કેમ પડે તો મદદ કરે પાછો પણ વ્યવહારથી કરવું પડે સરકારનો વ્યવહારનું સરકારી કાયદા બધા સારું નથી બગાડે નથી બગાડે બરોબર તને ગામતે તું પાસ થઈ જશે વ્યવસ્થિત એટલે ધંધો રબર નો સાંપી દેશે તમે કરવો છે નહીં કરવો અત્યારે ના કહું પણ કરું બી કદાચ એમ અત્યારે એમ કશું એકદમ ના કહું પણ હું કદાચ કરું પણ ખરો કે તો બદલી પણ કરું વિચાર નહીં તો સર્વિસ કરીએ આપડે સર્વિસ કરી નહીં ચલાવાય પોતાનું તારું સર્વિસ નું તારે જે આપવું એટલે અડધી રકમ આપી જેટલું આપવું એટલું આપજે રિફંડ જાત કરીને હું રિફંડ કરજે એમ તારે જે આપવું હોય તે એમ If you don't want to do business, when you make money, you start your life uh, giving uh, some, something to him. They'll be taken care of. Mom and dad will both be taken care of. And you're saying now that I, you know, you say that when I get married and when, when, um, you know, after, okay, after a while when I get married, get my degree, get my job, that I'll change. But I mean, how can you say that? I'm not saying that I can say I won't, but I'm just saying at this point, I have enough faith in myself to know that I'm not going to give up my parents. એમ કે છે કે હું મારા મા બાપ ને હું પરણીશ તોય પણ સારી રીતે રાખીશ કરીશ એમને મારા રીતે હું રિસ્પેક્ટ રાખીશ તમે જે કહો છો કે હું બદલી જઈશ પણ એવું હું મારી જાતને જ્યાં સુધી સમજુ ત્યાં સુધી નહીં બદલું દાદા નથી કર્યું I don't, I'm not saying I, I don't know. I'm not saying I will or I won't. I'm just saying right now I have enough faith in myself to know that I won't even over the years that we've had our disagreements and stuff. I haven't walked out. I haven't. I mean, we may have had bad words. એટલે કે જે મને મારામાં શ્રદ્ધા છે ત્યાં સુધી હું એવું નહીં કરું આટલા વર્ષો અમે રહ્યા જોડે બીજું બધું થયું છે પણ કે હું કોઈ જતો નથી રહ્યો એવું બધું એને હા પણ શું કોઈ વખત એવું ખરાબ બોલવું બોલીએ ત્યારે એ બદલી જાય ત્યારે શું થાય <laughs> આપણે કોઈ ખરાબ બોલીએ આપણે અને એ બદલી જાય એટલે ગમે નહીં એટલે પછી જતા રહી આવે તો શું થાય I put that. I'm sorry to read. હા Well, we haven't though. ના પણ થાય તો થાય તો I told them that life, then that particular family શું unit is બદલાઈ different ગયો from નથી ours. પણ એ આવો બદલી આવો જાય. બેસ, આવો આવો પૂજા આવે. તમે રહેવાનું ક્યાં રાખ્યું છે ગુપ્તવાણી એમણે વાંચી સારું લાગે છે ઘણું ઘણું સારું લાગ્યું તો પછી કઈ આ ચિંતા બધા રોગ કરવો છે રાખીને શું કરવાના કેવું છે કાઢી ફાયદો છે કેટલું ફાયદો શુક્ર દાનો ડોલો ખરાબ આવી રીતે લગામ પકડવી જેથી એ ઘોડો દુઃખી ના થાય પકડ ના દુઃખી ના થાય વ્યવહાર ને વ્યવહાર કેવો વ્યવહાર અરીશુદ્ધ હોવો વ્યવહારમાં તારી લાઈફ પણ દુઃખ ના પડતું એવું હોવું